нахуй. Нет, это ответственность, это ответственность. Узнавая, понимаете, что это так, не так, нет. Видно. Thank you. એવું તો બરાબર નથી આપણે ખાધી દુઃખો નથી આપણે વ્યવહાર ના સરખો બોલે રાખું છું આ રાખે માલ નો ઉત્તેવામાં અપરાજી પૂછ્યું એક વખતે વાળા જેવા આપણે વાળા ન રજવાડા હું રખડ્યું એટલું એ વાળા જેવા આપણે તમે નહીં કપાવ આમ અમે તે વાવડા જીવાર કે જે નાની બાળક લોક નહીં નહીં રોજે રોજી ભારત રાજ્ય રામ રોડ ઓન નહીં થવું હશે ગુજરાત આવ્યા ના બધું એને કહે કે રામાનો હશે એના ઉપર એટલું આ બધું જાય Thank you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ ને એ Right, now look at ai đến đâu nó cũng trên cái gọng đấy thôi chứ gọng nó đã luôn đó cái nước thải là nó là là nhanh cái dưới rồi Thế là sốc đặc quân rồi, quân đặc kê nè. Thế là đặc kê, cái làm mấy cái ủ chú là có cái làm mấy cái đá lúc thế mà. Cái đá lúc sao bao quần, ai đạt. Thế lúc nào? Thế lúc nào? Thế lúc nào? Thế lúc nào? Thế lúc nào? Thế lúc nào? Thế lúc nào? Thế lúc Erakannatteen laajinam. Erakannatteen kuinam. Kuinam adanut. Anokitni abdakannat laajinam. Ivoodi kaayeret yaasantin. Ei nauka bedu. Anani anokitni laajinam nauka bedu. Ini adanya ini lamot. Rumah kasra tapi kaji lamit. Ini tak. Ini nak. I think it's so moment here, right? Who are anybody? Who are can I ask? That's the way to hand, right? Yes, I can. Oh, that. Oh, how should I? I just found like him. I didn't think I had a cat. Huh? I didn't think you were going to grab it. Oh, don't go back to that. Oh, it's a big one. I'm going to hide it. હું એટલે બહાર જ એટલા માટે રકમ નારી ખાતો નારી હું એટલે કામ ના ના ના આ મોટા હીરા ખોલી હવે એ તો એની કિંમત નહીં તો આ છે પૈસાની કિંમત ખોટાય છે બરોબર અરે એના પર તો આતો નભાવો આતો નભાવો નભાવે એ ભૂલ થઈ તો પછી ના થઈએ અનુભવ થઈ જાય સારો અનુભવ થયો ને ખરેખર ગાડી હવે મોક્ષ માર્ગ ના પાટા ઉપર ચડી ગઈ એકદમ તાર તાર મોક્ષ માર્ગ ની દિશામાં હોય દુઃખ ને બીજું પ્લસ કર્યા કરે પ્લસ માઇનસ કર્યા કરે માટે કોઈ દોષ નથી ના કોઈ નું ના વર્ષ દોષ બરોબર છે કયો છે કેવો છે વધારે પડતું ખોલાઈ ગયું વધારે પડતું મોહ કરી નાખેલો મોહ કરી નાખેલો મોહ એટલે પોતાના છોકરા માટે વધારે પડતા ઉતરી ગયા હતા પછી મનમાં જ્યાં થયું કઈ ગુસ્સો આવી ગયો પણ પ્રદર્શિત ના કર્યો એ પોતે સમજી ગયા કે સર એમને બહુ દુઃખ થાય મોરલ વેચતા થાય છે એને શું કહ્યું આ બાળકને ત્યાં શરીર ની ઉપાધિ ફી પણ આપે તમારી ભાગીદાર આપવાની આપડે પ્રત્યક્ષ અનુભવ પોતાનું આવી બોધ કરાવો કર્યા કરે જ્ઞાન થયા પછી જ્ઞાન કરાવો ઉત્પન્ન થઈ ગયું બોધ કરાવો તો બોધ કરાવો બરોબર હતી વ્યવસ્થિત હતી બોધ કરાવો ત્યારે અજ્ઞાન કરાવો એટલી બધી બોધ ઊંચી બોધ એટલી બધી ઊંચી હતી એટલે જ્ઞાન એટલું ઊંચું નીકળ્યું જો એ બોધ તો જ્ઞાન એટલું ઊંચું નીકળ્યું નહીં એ જ્યાં ભાગીદાર હા એ નહીં પડે નહીં સાચી નહીં બરોબર છે પછી બહુ વચ્ચે તો પ્રેમ ઓળખી ગયા પ્રેમ ભાઈ ગયા પુરુષ ને જો અમે ભોલે ભૂલે ભાઈ બહુ થવા મળે અભેદતા કરે મારું ભાઈ મચ્છી ભાઈ છોકરા નહીં કહ્યું હા તમારું બાપ પુના કદી કે મારો બદલે આંબાલ જઈ આવશે એ લોકો એટલું બધું આખે નોંધાય કાપી દુઃખ થાય હા એટલે ગજબ ની જાગૃતિ કહેવાય હીરાબાના અસર પણ એમને નહીં પડે હા ત્યારે માગે છે બધું દાદાની પ્રાર્થના કરી છે ત્યારે માગે છે બધું હા બરોબર વાંચીશું જ્ઞાની પુત્ર સર્વસ્વ આપનાર લોકો કરી નાખે ભાઈ બાપ એટલે જ્ઞાની પુત્ર પાપને સર્જા જ નથી જ્ઞાન જ અત્યારે અત્યારે હું રોજ ગીતા વાંચું છું તમારું કામ બધા ભાઈ ઉભા છે તો કાલે આવો કાલે કાલે આવો બધી પાપ કરી ગયા પછી કાલે આવો કાલે ઉપર રાખીએ પાકો બધું પૂછ્યું આવે છે ને આ તમારી વાત કરે બધી આપણું જ છે આપનું છે એમ કે છે બ્રહ્મચારીઓ માટે સ્થાન સારું ગણાય બ્રહ્મચારીઓ બ્રહ્મચારીઓ માટે એ સ્થાન સારું ગણાય બ્રહ્મચારીઓ માટે એ સ્થાન સારું ગણાય ત્યાં મંદિર માં ગયા જાય છે ને પુસ્તક પુસ્તક મળ્યા છે મળ્યા છે આપણું લક્ષણ હા મળ્યા છે મળ્યા છે ગુરુ પૂર્ણિમા આવી ગયું મોટા પુસ્તક આવ્યા છે ત્રણ પુસ્તક આપ્યા છે ત્રણ ને સનાતન સુખ સનાતન સુખ આપેલું અને બીજા દર્શન ના આપેલું મોટા પુસ્તક આપેલા બીજા આપેલા અમારે તો રોજે મળે બધે હા એ લોકો મળે દાદા સૌંદર્ય માટે ઉત્તમ એ લોકો લોકો વાંચતા છે તે પાટલી પાટલીઓના માણસો સ્વિમિંગ બંને આવે છે અને આવું તમે જાણીએ નહીં નહીં તો હમણાં ગ્રંથ સંસારમાં પડીએ જ નહીં કે એટલે ત્યાં ગ્રંથે રદ થઈ જાય કારણ કે આપણે આ ગ્રંથે એ છે દેખા લીધી તેની ગુરુ જેને લીધે તું સુખ એમાં નથી અને આમાં સર્વસ્વ સુખ માનવામાં આવી છે અને દેખા દેખા રે ધરાશે વધુ રે તે વખતે જે સુખ એવું સુખ એમાં હોય છે એને સુખ કેમ કે બધું કહેવાય જે સુખ જે વધુ લાય ભરે તેને સુખ કેમ કેમ કહેવાય જલેબી ખાધા પછી લાય ના પડે આપણી ક્યારેય ખાધા પછી લાય ના પડે અને આ તો લાય પડે એટલે આ દુઃખને આપણે કેવું હતું કે આપણા ઋષિ મુનિઓ લગ્ન કરતી વખતે જજ કરતા હતા ઋષિ કરી કે એક મને બાર કહું જોઈએ એક બાર એનું જજ કરતા હતા કેટલું દાન આપતો આ તો દાન વસ્તુ છે બાળકો તો દાન આપવાના શું આ વિશે વિશેષ માણસ નો હોવો જ નથી દાન તરીકે બે બાળકો આપે એ વાત એટલું જ છે બીજું કશું આપણા ઋષિ મુનિયા બીજું કોઈ કરતા એના બધું ઊભું જ થઈ ગયું છે પાત્રતા પાત્રતા પરિવારી છે પાત્રતા ના હોય દાન એને દાન કહેવાય છે ને દાન છે એટલે આપણે એ કહેવા માંગીએ કે આટલા પાનનો એ દ્રવ્ય ઉપર આટલું પાનનું પુસ્તક છે એ તમે જોયું ને એ ત્યાં તફાવડા ના આવે એટલા દસ દસ હજાર તમે તમારા તમારા પૈસા ઘણા આવશે એટલે તમારી બીજા વહેંચ્યો અમારું નામ કાઢવા કોઈ નામની જરૂર છે અમારે તો કામ આવે કામ છે તમારું નામ કાઢી નાખે ને જરૂર નથી કારણ નામ કાઢી નાખે બધા માણસે સારી છે તમે સંપ્રદાય તરફથી પ્રસિદ્ધ કરો તો વાંધો નહીં દાદાને નામને લઈને મોટું વાંચે છે લોકો એ જાય આપણે દાદા ભગવાન મહારાજ ભગવાન થઈ ગયું ભગવાન ભગવાન મહારાજ ભગવાન થયું નથી તો એ ગેરસમજમાં આવે છે એટલે પુસ્તકો કાઢી નાખો ને અને નવા ડબ્બાનો વધુ નહીં અમે તમે કરી આપીશું પૈસા આવે ના આવે છે છતાં લોકો આપવાનું ગમતરી માટે બીજા બધા પુસ્તકની જરૂર નહીં પણ રસોઈ ભાગ પુસ્તકો રસોઈ ઉપર તો આધાર છે મહારાજના ના આધાર હરિજનનો આધાર હા તમારે પીલા પર પીલા કાર્ય લઈ આ ભરાઈને ભેળું કરી ખાવાનું આ બહુ છે સરકારી લોકોની બહુ છે રસોઈ બહાર આવશે આ પાછું સાક્ષરતા સાક્ષરતા વિસ્તાર થયેલો છે રામદેવ વધતા જાય આપડે પુસ્તક મળ્યા કરો ને હવે આપણું નામ એટલે શું વાંધો નહીં નામ માટે નથી કરવાનું દબાવવા છે ના દબાવે નામ લઈને પાડતા નામ લેતા ઉતારે એવું નામ ફાયદા કાઢતા કેટલાક કેવું હોય બહુ ગમે મારા તો કેવું છે આમાં સમજાય નહીં બાકી સત્ય વાત પછી મહારાજ ને જ હોય બધા જ્ઞાની હોય એક જ અજ્ઞાની નો મત હોય એક અજ્ઞાની નો મત હતા બોલે દહીં પછી આમ બોલે બોલે તો એટલે હો જ્ઞાની હોય એક જ મત હોય મતમાં કેવું ના અમારે એ તો મારા તરફ રાખી જેટલા મહારાજ ને રાખી તરફ ચાલો ના હોય બધા રાજી હોય તો જ મહારાજ રાખી મહારાજે રાજી કરવાની જરૂર નથી પોતે રાજી જ છે પણ આ પ્રસંગે રાજી હોય તો બહુ સારો છે બધા આનંદ થાય ને પાછા ઔરંગાબાદ પુના અને નવસારી જઈને પાછા આવવાના હતા એટલે પછી આવતું એટલે બનતું એમ નથી કર્યું નિક્ષેપ કરો આપને વિક્ષેપ કર્યો વિક્ષેપ પવિત્ર પુરુષો પવિત્ર સંત પુરુષો તો તેને ખૂબ આખું થયા આ બધા ગ્રંથો તે પણ કપડા કપડા બદલાયા છે તમે કપડા બદલેલા છો આ બધા ગ્રંથો છે ભાવ જ ભાવ આજ્ઞા કરજો ઉત્સવ છે ત્યાં ઉત્સવ છે ત્યાં બાજુ બોલો પ્લોટ છે ત્યાં ઉત્સવ તમારો છે ને ત્યાં એમ કે છે કે બધા મહાત્માઓને કહેજો કે ત્યાં હાજર રહે ડિસેમ્બર ડિસેમ્બર ડિસેમ્બર બરોબર અને આપને અગિયાર બાર અગિયાર બાર ડિસેમ્બર અને મારા મારા સાહેબ કે છે કે આપ પણ તે વખતે હાજર રહેજો તો તૈયારીઓ ચાલે છે તૈયારીઓ ચાલે છે બધી તૈયારીઓ ચાલે છે એમને બહુ એમને સારો પરિચય છે બરાબર તો હું જવું અરે મહારાજ દર્શન કરું તો હા બરોબર છે આપણે ગયા હતા વચમાં ત્યાં લોકો ધર્મ પામે સારું લોકો બહુ અત્યારે શાંતિ નું પાસ આપને જ્ઞાન થયું તે પેલા શાસ્ત્રી મહારાજ સાથેનો આપણો સંબંધ આપણો સંબંધ હા શાસ્ત્રી અને પ્રમુખ સ્વામી પાદરણ માં જ આપણે ત્યાં રહીને જ ભણતર તૈયાર કરીએ ભૂલ છે કે કારણ કે એની વાત સાથે કરે ને જે દાડા સાથી મારે આવું પ્રવૃત્તિ કરે ને તે બરોબર નાની ઉંમર લાગે ને એટલે મેં કહ્યું કે તમને જે માના એવું ના કેવું છે એવું ના કેવું છે પ્રભુ કહ્યું સરસ નાના છોકરા ગાડી પર આવે તો ના કહેવાય પછી મારી ભૂલ હશે કે આ ખોટું કહેવાય જમા એ વખતે આવ્યો ને ફેસ્ટિવલ ત્યાં બધી ઓળખાણ એમના બધા દીકરાઓની છે પ્રવીણ આવ્યો છે પ્રવીણ આપ લંડન હમણાં આવ્યો છે પ્રવીણ પ્રવીણ અહીંયા પ્રવીણ અહીંયા આવે જ છે એમ કે પ્રવીણ દેશ માં આવે જ છે હમણાં ત્યાં જીકે સ્વામી મળવા ગયા જીકે સ્વામી ને મળવા ગયા આરતી પહેલા લોકો મને વાત કરે સારા સારી વસ્તુ છે કારણ અહીં લગભગ અઢી હજાર માણસ થાય લંડનમાં ત્યાં હોલ બહુ મોટો છે લંડન નો ત્યાં દર રવિવારે અઢી હજાર બે અઢી હજાર માણસો ભેગા થાય નહીં બહુ સારું બીજું મોટું ચર્ચ લીધું સાત ત્રણ એકર જમીન છે ત્યાં મોટું મંદિર કર્યું બઉ સારું મોટું મંદિર માં કરીએ મોટું મંદિર કરવાના છે હમણાં વિકાસોમાં લીધું મંદિર શિકાગોમાં એક મંદિર લીધું શિકાગોમાં અમેરિકા એક મોટું બિલ્ડિંગ લીધું બિલ્ડિંગ આવતો નથી કોઈ એટલે નકામા થઈ ગયા એટલે વેચે છે સારો બહુ આનંદ થયો આજે રવિવાર છે એટલે અમે જઈએ છીએ કે અમે જઈએ છીએ બહુ આનંદ થયો બધા સંતો ની ઈચ્છા છે દાદા આવે આપડે એકતા રાખીએ આપડે એકતા રાખીએ આપડે એક જ છીએ જુદું છે નહીં હા જુદું છે નહીં જય એ વખતે મહાત્માઓ ને બધા એના સત્સંગ થી એના સત્સંગ થી પછી સત્સંગ સિવાય કઈ એટલે વાત કરું હાજી ભગવાન છે અંદર કે આંશ હોય તો એક આવડું કંજર હોય તેના આઉટ કરવા ટુકડા કરવા પડે તો આ ભગવાનના ટુકડા કેટલા બધા ઊંચો હોય ત્યારે આઉટ કહેવાય એવું નથી કરવાનું ભગવાન ને કહેતા પૂરેપૂરા પૂરેપૂરા આવરણ પૂરું થયું છે એક અંશ પાંચ ઇન્દ્રિયા થાય કોણ ઇન્દ્રિયા એક પડે તો બાદ પ્રકાર બરાબર એટલે આ આવું સ્વરૂપ છે માટે તમે તમે તમે જાણો તમારું સ્વરૂપ જાણ્યું એટલે તમને આ જગતમાં બરાબર એટલા માટે બોલાવા છે મોટો કાગળ દાદા મોટો કાગળ મોટો કાગળ જે છે ભ્રાંતિ દૂર થવા માટે જ્ઞાની પાસે આવે એટલે જ્ઞાની પુરુષ હંમેશા આપણી ભ્રાંતિ ને દૂર કરી આપે એવું વિજ્ઞાન આપે વિજ્ઞાન વેદ વિજ્ઞાન કે આત્મા અને આ જળ આ જળ છે ભાગ જુદા એટલે ચેતક ચેતક ભાગમાં આવે ત્યારે આત્માનું પરમાત્મા સ્વરૂપે જાગરણ પ્રશ્ન બીજો પ્રશ્ન મારા પણ ભાવ તૂટે તે માટે પ્રથમ મમત્વ ભાવ તૂટે તો નું વિધાન અને જ્ઞાનનો અનુભવ થઈ શકે આ મમત્વ ભાવ દ્વારા ગોળી ગયું એટલે ભગવાન નો પિતા હાજર થઈ જાય છે ને બપોરે આવજો વિરાતે બીજો પ્રશ્ન છે જો વધારે આવજો એ મન રસ કરી આપીએ એનો ભાર નથી રાખતો હું તો ધંધાનો ભાર નહીં નહીં ભાર લાગે છે તે પ્રત્યક્ષ વળી ગયો એનો બહાર લાગતો નથી ધંધાનો બહાર લાગે બહારથી મુક્ત થયા એટલે કેરાયો કામ ના થાય બહાર નીચે મૂકવા મળે ઘણું કામ કરવું ઘણું કામ વિજ્ઞાન છે ને એટલે આ નિષ્પક્ષપાતી વિજ્ઞાન છે કેવું છે એટલે બીજા પક્ષપાતા હંમેશા એક પક્ષપાતા બીજા પક્ષપાતા ભેગો થઈ શકે જ નહીં જોતાની હાથે જ નહીં કસાય ઉભા થાય શું થાય આપણે ત્યાં મારા આવ્યા હોય અને મહારાજે કહ્યું કે આપણે થોડી વાર બેસો અહીંયા આગળ મહારાજ સત્સંગની વાત કરતા હોય તે કમરી હોય અને પછી પછી ખાને પાછી મહારાજ આયા એક વરવા આયા એને કદાચ ચેતનભાઈ જુએ એટલે આ સંસારમાં આ જ ભટકો મળશે બીજી પછી છે નહીં અભેદતા ઉત્પન્ન થાય નહીં પોતાને પોતે પોતાની પોતે પોતાનો ઉપરથી રહેતી કરાવ કરાવ અમારી દલીલ જ જોતી પોતાનો વાત એ પોતાની સત્ય બાંધી બેઠો સમજતો તે સરવામ અમુક અંશમાં જ પડેલો છે અને આ સર્વાંશમાં છે કેવો છે આપણે અહીંયા સ્વામિનારાયણ આવે બીજા આવે અનેકવાદજી આવે દિગંબરી આવે શ્વેતાંબરી આવે અહીં તો બધા મહારાજ આવી શકે અહીંયા ફક્ત મહારાજ નથી આવતા તમારી તરફ રહે તમારા આગળ એમનું વડું જ રહે એમની આવું જ રહે હું એકલો હોતે આવ એવું કેવડા તમે એકલા હો તો બદલાઈ કારણ કામ તમારી આગળ એમને આગળ જતી ને જે થોડી ઘડી છે તે ના જતી અમને જતી એવું ના લાગ્યું આ પીએચડી થયેલા આ પીએચડી થયેલા મારા એમને આપણું જતે એવું ના લાગે એમને જતે તમે કેમ લાગે છે દાદા એવું છે આ જો ભૂલ નીકળી જાય તો મોક્ષ માર્ગ પામે આ ભૂલો ના લગન નીકળી જાય તો મોક્ષ માર્ગ પામે મોક્ષ માર્ગ તો બહુ અદભુત છે તમે આ આ ડબલો નીકળે નહીં ને આ દખલ કાઢી હજાર હજાર હજાર થાય દખલ ના જાય તો આ પોતાની દખલ રહેલી તમે બીજી કેટલી દખલ એટલે આ મહારાજ આવ્યા ને આપડે અહીંયા આગળ નિષ્પક્ષપાત એટલે બધા આવી શકે કાંગકવાસી આવે લેરાવાસી આવે બધા આવી જાય લુકા દસ પંદર હજાર ડેરાપંથી ને ડેરાપંથી દેવ આવે તેરાપંથી અથવા તેરાપંથી બંને આવે એવું હોવું જોઈએ જ્યાં બધું પાણી ભેગું થાય એવી જગ્યા બસ જુદું પાડીને ઝઘડા કર્યા છે ઝઘડા તેમાં પબ્લિક નું નુકસાન માર પડી ગયું પબ્લિક ને માર પડી જાય ને કર્યું હાથ આ કયું સાચું અને પબ્લિક ને હાથું પ્રદાન કરી હોય નહીં કારણ દુષ્મ કાળ છે શું છે પરીક્ષા જતી રહે એક કાળ એવો હતો કે કલ્ચર મોટી મફત આપે તો ના રહે અને ઉપરથી એમ કહ્યું કે હજાર રૂપિયા તો ના રહે કેમ હતો અમારી કિંમત શું રહે હું કલ્ચર મોટું રહ્યો હતો એના કરતા સાચો ન આપે પણ સાચો અને અત્યારે તો સાચો આપ્યો હોય કરી નાખે મોટો હોય ને પેલો કદર સભ્ય આટલું બધું માણસ ફરી ગયું ના બતાવે માણસ આખી વસ્તુ સમજી શકતા નથી એમનો દોષ નથી આ કાળની વિસ્તરતા છે વાતાવરણ કલુષિત થઈ ગયું છે આખું વાતાવરણ કલુષિત થઈ ગયું છે આ જન્મના જ ફળો કર્મો જે છે એનો ફળ આ જન્મમાં જ મળે છે કે પાછળના જે અવતાર છે એનું ફળ આ હમણાં મળે છે શું હકીકત શું છે આ હિન્દીમાં વાત કરે હિન્દીમાં આ જન્મ કહેલું કામ हिंदी में જોઈએ अभी ये जन्म है जो तुम काम करता है वो काम को लोग देखता है उसका फल ये भोग में मिलता है जो तुम कुछ काम करता है वो सब लोग लोग भी देखता है और आप भी देखते हैं वो उसका फल एक जन्म में मिलेगा मगर मतलब जो आप अभी करते हैं ना वो सब लोग करता है जो लोग देखता है कि तुमने कुछ किया कर तो उसका उसका बीज आगे के जन्म में है जो कर्म ऐसा है कि जो कुछ उसका बीज आगे के जन्म हो गया इसका ये कर्म करने के लिए अपने को करना ही पड़ता है फर्जियात करना पड़ता है समझे ना और तो उसका फल भी जल्दी जाता है आगे का जन्म का जैसे बच्चे ने इसे पिछले अवतार में जो कुछ किया था कर्म जो योजना की थी और भी डाला था तो ये अवतार में वो चोरी करता है किसी के गड्ढे में से पैसा ले लेता है और इसमें उसको भी मर्जी भी ऐसी है कभी नहीं करना चाहिए तथा हो जाता है क्या होता है ऑटोमेटिक